શ્લોક નંબર થર્ટી નાઇન ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા અગ્નિંદા ભયાન્નૈવ ત્યાજ્યમ શ્રી કૃષ્ણ સેવનમ કોઈને એવી શંકા થાય કે તેલધારા સ્મૃતિ સંતાન ધ્યાનરૂપ ભક્તિયોગ સિદ્ધ થવામાં દ્રવ્યાર્જનાદિ સાધ્ય અને સકલેન્દ્રિય વ્યાપૃતિ સાધ્ય એવો કર્મયોગ મદદ કેમ કરી શકે અર્થાત વિરુદ્ધ પ્રકૃતિ હોવાથી ન કરી શકે તેનું સમાધાન એ છે કે ભક્તિ સાધવામાં શાસ્ત્રીય વિધિ નિષેધ કે કર્મયોગ વિક્ષેપરૂપ નથી થતા ઉલટા મદદરૂપ બને છે યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ કર્મબંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ્રહ સમાચર હે અર્જુન પરમાત્માની આરાધના અથવા તેમાં મદદરૂપ જે કર્મો તે સિવાયના કર્મો જ બંધન ઊભું કરનારા થાય છે પરંતુ આસક્તિ છોડીને તદર્થ કર્મો ક્યારેય બંધનરૂપ થતા નથી માટે આસક્તિનો ત્યાગ કરીને નિષ્કામ ભાવે વૈદિક કર્મો કે કર્મયોગ બંધનરૂપ થતા નથી એવું શાસ્ત્રો તથા ભગવાનનું કહેવાનું છે નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠ્યત તિષ્ઠ્યત કર્મકૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણૈ કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે યસ્તુ ઇન્દ્રિયાણી મનસા સંયમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિય કર્મયોગ મસક્ત સ વિશિષ્યતે ખરેખર તો કોઈ પણ સમર્થ યોગીઓ પણ છેલ્લા શ્લોકમાં શું કીધું વાંચો યસ્તુ ઇન્દ્રિયાણી મનસા સંયમ્યારભતે અર્જુન સંયમ્ય આરભતે અર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગ મસક્ત સ વિશિષ્યતે જે ઇન્દ્રિય મન એનો સંયમ કરીને કર્મયોગ કરે છે એ બધાથી વિશેષ છે જે ઇન્દ્રિય ઇન્દ્રિયો મન એ બધાનો સંયમ કરીને કર્મયોગ કરે છે એ બધાથી વિશેષ છે મનનો સંયમ કરવાનો દેહ કરીને કર્મયોગ કરવા દેહ કરીને ભક્તિ કરી રાખે તો ભક્તિ વધે કે દેહ કરીને કર્મયોગ કરે તો ભક્તિ વધે ભક્તિ કરી રાખે તો ન વધે દેહ કરીને બેઠો બેઠો ભક્તિ કરી રાખે તો ભક્તિ વધે કે કર્મયોગ કરતો કરતો ભક્તિ કરે તો ભક્તિ વધે કેવી રીતે વધે કર્મયોગ હે કર્મયોગથી કેવી રીતે કર્મયોગથી વધે જો મનને કર્મ કર્મયોગ તો ભક્તિ છોડો તો કર્મયોગ થાય કે એમ એમ થાય ભક્તિ મૂકીને કર્મયોગ કરવા જાવ તે ભક્તિ થાય કે તો ભક્તિ ઘટે કે શું કરે ઘટે તો હે ઘટે તો એવું લાગે છે તો કેમ કરવું એમ હું ભાઈ તમે શું કહો સ્વામી હે કર્મયોગ કરે તો નિર્વાસનિક થાય નિર્વાસનિક થાય તો ભક્તિ છે એ વધે ભક્તિને વાંધો કોની આરે છે વાસના ની અરે વાંધો છે એટલે વાસના ઓછી કરે છે કે કર્મ ભક્તિને ઓછું કરે કર્મથી વાસના ઓછી કરે વાસના છે એ ભક્તિને વધવા ન દે કર્મ કાંઈ નડતું નથી ભક્તિને વધવામાં જો વાસના છોડીને કરે તો એમ એટલે કર્મયોગથી વાસના ઓછી થાય એટલે સ્વભાવ ઓછા થાય એમ જો કરે તો અને પછી ભક્તિ કરે તો ભક્તિ વધે સ્વભાવ હતી ભક્તિ કરે તો ભક્તિ વધે નહીં ભલે ને આખો દી ઢળડે રાખે તો એમ કાલે એક સરસ છાપામાં લેખ હતો ભક્તિ યોગનો ભક્તિ બે પ્રકારની છે એક બેઠા બેઠા થાય એવી અને ક્રિયા કરતા થાય એવી તો બ્રહ્મવિદામ અપી ક્રિયાવાન વરિષ્ઠ એવું કીધું છે બેઠા બેઠા થાય એવી ભક્તિ કરતા ક્રિયાથી થાય એવી ભક્તિ શ્રેષ્ઠ છે બેઠા બેઠા માળા ફેરવતો હોય એના કરતા દંડવત કરતો હોય તો એ ભક્તિ શ્રેષ્ઠ કારણ કે ને કારવો આવે માળામાં ખાલી એક મનને જો હરખી ફેરવે હાચી તો મનને કારવો આવે અને ને ન આવે એટલે સેવા કરે અને ભક્તિ કરે તો ખાલી ભક્તિ કરતો હોય એના કરતા શ્રેષ્ઠ કહેવાય ક્રિયાવાળી ભક્તિ છે એ ક્રિયા વિનાની ભક્તિ કરતા શ્રેષ્ઠ છે ક્રિયા વિનાની ભક્તિ હું બેઠો બેઠો ધ્યાન કરે એના કરતાં સેવાય કરે ને કીર્તને બોલે તો એ ભલે ધ્યાન ન થાય તો એ શ્રેષ્ઠ છે અને સેવા કરતો કરતો ભગવાનને સંભાળે તો ભલે થોડા સાંભળે તો એ ધ્યાન કરે એના કરતા શ્રેષ્ઠ છે ક્રિયા વિનાની ભક્તિ કરતા ક્રિયાવાળી ભક્તિ છે એ શ્રેષ્ઠ છે એવું આવ્યું હતું કાલે પેપરવાળાને હોતી એટલી ખબર છે છાપાવાળાને એટલી ખબર છે લ્યો કે આ બરાબર આમ હોય બેઠો બેઠો ભક્તિ કરે આખો દી કથા વાંચે રાખે આખો દી માળા ફેરવે રાખે આખો દી ધ્યાન કરી રાખે તો એ સારો જ છે એમાં કાંઈ વાંધો નથી કંઈ ખરાબ છે એવું નહીં પણ ઓઈલો એના કરતા શ્રેષ્ઠ છે સેવા કરતો કરતો કા કીર્તન બોલે કા ભગવાનને સંભાળે અને ભગવાનના ભગતની સેવા કરે તો એ શ્રેષ્ઠ છે બ્રહ્મવિદામ ક્રિયાવાન વારિષ્ઠા એવું કીધું એમ ભક્તિ કરતો હોય એમાં જો ક્રિયા કરતો કરતો ભક્તિ કરે તો ઓલો બેઠો બેઠો ભક્તિ કરે છે એના કરતાં એ શ્રેષ્ઠ છે અને ક્રિયા કરતો કરતો ભક્તિ કરે એને નિષ્કામ સેવા કહેવાય કે નિષ્કામ કર્મ કર્મયોગ નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠ્યત્ય કર્મકૃત જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કોઈ એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિનાનો બેહીએ નથી એકતો રહીતો નથી એકતો પણ બેહીએ નથી બેઠો હોય તો ક્યાંક ગોટા વાળતો હોય મનમાં એટલે મનસા ઇન્દ્રિયાણી સંયમ્ય ય આરભતે કર્મયોગ મસક્ત કર્મયોગ એમ આસક્તિ મૂકીને એટલે ગ્રહસ્થને આસક્તિ મૂકીને સાધુને સાધુને શું મૂકવાનું સાધુએ આસક્તિ તો બધી મૂકી દીધી હોય કે નહીં સાધુને શું મૂકવાનું સાધુને કર્મયોગ કેમ કરવાનો ગ્રહસ્થને તો આ શક્તિ વિના કર્મયોગ કરવાનો અને સાધુને સેવા કેમ કરવાની સ્વભાવ મૂકીને સ્વભાવ મૂકીને જે સેવા કરે છે એ ધ્યાન કરે છે એના કરતા શ્રેષ્ઠ છે સ્વભાવ મૂકી અને જે સેવા કરે એના જેવી કોઈ ભક્તિ નથી એમ એ ભક્તિની પારાકાષ્ઠા છે સ્વભાવ હો તો ભક્તિ કરે કે ધ્યાન કરે તો ઓલો એના કરતા શ્રેષ્ઠ છે મસકતા સ વિશિષ્યતે સ્વભાવ મસકતા એટલે સ્વભાવ મૂકીને કરે તો એ ઓલા કરતા શ્રેષ્ઠ છે સ્વભાવ પોતાને ભેળા ને ભેળા હોય તો એ શ્રેષ્ઠ નહીં સાધુને તો વાસના હોય નહીં ને સ્વભાવ હોય ભેળા થોડાક થોડાક રાખ્યા હોય એ એમતા કોકને ટેસ્ટ કરાવવા હાટ કે અમે કેવા છીએ એ ટેસ્ટ કરાવવા હાટું રાખ્યા હોય સ્વભાવ આપણે વાસના તો હોય જ નહીં કઈ મૂકીને આવ્યા બધું એટલે આપણે શું વાસના હોય પણ થોડાક સ્વભાવ અને એ પારકાન કલ્યાણ હાટું રાખીએ પારકાન જો ટેસ્ટ આવે થોડોક તો એને ખબર પડે કે આપણે કેવા છીએ નહીં તો ટેસ્ટ જ ન કરાવી તો એમ ખબર શું પડે તમે એને આખું બધું રાંધી નાખો તો ખબર પડે તમને કેવો ટેસ્ટ છે અહીં આવીને ખબર પડે કે અહીં શાક કેવું છે ને ટેસ્ટ જ કરો નહીં તો એટલે કોકને ટેસ્ટ કરાવવા હાટું થોડાક સ્વભાવ રાખ્યા હોય એ આપણે આપણે તો પરોપકારી છીએ એટલે સ્વભાવ મૂકીને જે કરે ક્રિયા એ એની ભક્તિ થઈ ગઈ તો ભગવાન આટું ક્રિયા છે અને સ્વભાવ મૂકી દે એટલે જો સ્વભાવ હોય તો પછી ભગવાન ન રાખે કે તું તારા હાટું જ રાખ બધી ક્રિયા ભલે ને કરે સાંજ સુધી કે આ તારા હાટું ભગવાન સાંજે એમ સહી કરી દે કે ભલે આ તારા ખાતે ઠાકર લેખે એમ કે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત કાર્યતે હિ અવશ કર્મ સર્વ પ્રકૃતિ ઝેર ગુણે ઓરો ખાવો છે એટલે શું કહેવાય એને ઓરો ખાવાનું શું કહેવાય હું બહુ હા આવ્યો છું એટલે મને સ્વભાવ પ્રમાણે ઘડીક કરવા દો એને પોરો કહેવાય કે બીજું શું કહેવાય હે એને પોરો કહેવાય કે હવે હું આખો દી હાપેટમાં આવ્યો છું અને મારા સ્વભાવનું કાંઈ હાયલું જ નથી આજ આખો દી એટલે ઘડીક મને સ્વભાવ પ્રમાણે કરવા દઉં એક બે કલાક એમ તો પોરોખાઈથી નવરો બે કંઈ કરતો ન હોય હે કરતો તો પોરો શું કરે ગમતું હોય કરે એમ એટલે એને પેલો નિષ્કામ કર્મ યોગ કે ભગવાનની ભક્તિ કરવી ગમતી નથી એટલે બીજું ગમતું હોય એવું કરવા દો એમ કોઈ કે તોય ઝડપ મારી લે ગમતું કરવાની કોઈક સારી બાજુ ઊભા હોય ડાંગો લઈને તો વચ્ચે ગેપ મળે ને ને બળદીઓ ને ઝડપ મારી લે લીલું ભાળીને એકાદ મારે તો મારે પણ એક ઝડપ તો મારી લે એટલે એને પોરો ખાવો કહેવાય તમે ક્યારે પોરો ખાવ છો કે નહીં હે તમે પોરો ખાવ કે નહીં ક્યારે કોરો ખાવો એટલે હું સ્વભાવ પ્રમાણે સ્વભાવ પ્રમાણે કરવું અને નિષ્કામ કર્મ યોગ એટલે શું સ્વભાવ મૂકીને કરવું એમ નામ નિષ્કામ કર્મ અને પોરો ખાવો એટલે સ્વભાવ પ્રમાણ કરવાનું કરે તો બે પછી ભક્તિ જ કરે બીજું કઈ ન કરે કઈ પોરો ખાવા દો તો એ તો ભક્તિ જ કરે આપણે ભગત હોય એટલે તો આપણે સાધુ હોય તો બધું કઈ ભક્તિ સિવાય બીજું કઈ કરીએ જ નહીં આખો દી એટલે પોરો ખાવો એટલે સ્વભાવ પ્રમાણે ભક્તિ કરવી એમ નિયમિણમ કરવું એટલે નિષ્કામ કર્મયોગ કરવો એટલે સ્વભાવ મૂકીને ભક્તિ કરવી એમ પોરો નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતી અકર્મકૃત કાર્ય તે હિ અવશ કર્મ સર્વ પ્રકૃતિ જે કાર્યતે કાર્યતે નહીં તે હિ અવશ કર્મ સર્વ પ્રકૃતિઝેર ગુણેહિ કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે યસ્તુ ઇન્દ્રિયાણી મનસા સંયમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિયે કર્મયોગ મસક્ત સ વિશિષ્યતે ખરેખર તો કોઈ સમર્થ યોગીઓ પણ ક્યારેય પણ કર્મ કર્યા વિના રહી શકતા નથી પ્રકૃતિ પરવશ થઈને તે કર્મ કરતા રહે છે રહેવું કાં તો આખી ભગવાનની ભક્તિમાં બુડી જાય એ કેવી ભક્તિ ક્રિયાવાળી ભક્તિ કંઈક ક્રિયા એટલે કંઈક બીજા ભગવાનના ભગતની સેવા થતી હોય એવી ભક્તિમાં બુડી જાય તો એ કર્મ વિના રહે તો એ સ્વભાવ વિના રહી શકે અને જરાક જરાક પોરો ખાય તો તો સ્વભાવ આવી જાય એમ પેળાય તો સ્વભાવ બેઠા થઈને પેળો પોરો એટલે એમનામાં એમ કે સ્વભાવને ગેપ દેવાના સ્વભાવ પ્રમાણે કરે ગમે એટલું હાંજ સુધી કરે તો થાક લાગે હે તો થાક લાગે તમને સ્વભાવ પ્રમાણે હાંજ સુધી કરવા દીધું હોય તો થાક તો ન થાક લાગે સ્વભાવ મૂકીને જો બુડી જાય ભગવાનના ભગતની સેવામાં તો એ ભક્તિ થઈ ગઈ અને સ્વભાવને આવવા દે એટલે પોરો ખાતો કહેવાય વાંચો ખરેખર તો કોઈ પણ સમર્થ યોગીઓ પણ ક્યારેય પણ સમાધિમાં પણ કર્મ કર્યા વિના રહેતા નથી રહી શકતા નથી પ્રકૃતિ પરવશ થઈને તે કર્મ કરતા રહે છે રહેવું પડે સ્વભાવ કહેવાય પ્રકૃતિને પરવશ થઈને કરે એનું નામ સ્વભાવ ભગવાનને પરવશ થઈને કરે એનું નામ ભક્તિ કહેવાય ભગવાનને પરવશ થાય કોઈ આપણે કીધું એક તમે આમ કરજો તો સ્વભાવ પ્રમાણે કર્યા વિના રહેવાય થોડુંક કરી લઈ પછી બાકીનું બધું પંચોતેર ટકા કોકે કીધું એમ કરી પણ થોડાકનો ટેસ્ટ હોય ને શાકમાં મીઠું કેટલું હોય હે કિલો શાકમાં મીઠું કેટલું હોય પણ તો ટેસ્ટફુલ થઈ જાય બધું આખું કિલો શાકમાં એક ચમચી મીઠું હોય તો આખું શાક ટેસ્ટફુલ થઈ જાય અને જો મીઠું ન નાખે તો એમ આખો દી આપણે જો કરીએ ને પછી જો થોડુંક સ્વભાવ પ્રમાણ ન કરવા દે તો ટેસ્ટફુલ ન થાય અને થોડુંક સ્વભાવ પ્રમાણે થઈ ગયું તો આખો દિન ટેસ્ટ આવી જાય ભારે કામ થઈ ગયું હશે ટેસ્ટ શેમાં આવે હે ટેસ્ટ શેમાં આવે ભક્તિમાં આવે કે સ્વભાવમાં આવે શેમાં આવે દાળ શાકમાં નહીં દાળ શાકમાં ટેસ્ટ હોય કે મીઠામાં ટેસ્ટ હોય એ સ્વભાવ એટલો જ હોય પણ આખા દિવસને ટેસ્ટફુલ કરી નાખ્યો સાંજે ગમે ત્યાં વખત ન મળ્યો હોય તો નવ વાગ્યે પણ ટેસ્ટ સ્વભાવ પ્રમાણે ઘડી કરી લે નવ વાગ્યા પછી કોઈ બોલાવે નહીં પછી તો પેલું નિષ્કામ સેવાયોગ છે એનું લિમિટ આવી ગઈ નવ વાગ્યા બારું તો કોઈ કહે નહીં કે તમે અટાણાજી કરો કામ હે પછી ઘડીક દસ વાગ્યા સુધી તો લિમિટ હોય બધે એટલે દસ વાગ્યા એક કલાકમાં ટેસ્ટ પૂરો થઈ એક કિલોમાં શાકમાં ખાલી એક ચમચી મીઠું જ નાખવાનું હોય ને કે કેટલું એક કિલો નાખવાનું હોય તો ટેસ્ટ કોનો આવે શાકનો કે મીઠાનો હે કેનો આવે મીઠાનો તમે અથાણું કરો તો એમાં શેનો ટેસ્ટ આવે એક કિલો કરમદામાં એક કિલો મીઠું નાખો महाराज क्या रखना कि देवते ફ્રેશ નો તો અર્થ શું છે ફ્રેશ નો અર્થ શું એમ કે સ્વભાવ પ્રમાણ કરવા દઈશ તો ફ્રેશ કે બીજું કઈ હે સ્વભાવ પ્રમાણ કરવા બે એ ફ્રેશ કે બીજું કાંઈ ફ્રેશ તો કોઈ પણ ક્રિયા બદલાવે એટલે ફ્રેશ થઈ જાય સ્વભાવ પ્રમાણે બદલાવે એટલે ફ્રેશ થાય એવું ન હોય કોઈ પણ ક્રિયા બદલાવે દંડવત કરતો હોય થાકી રહે એટલે પ્રદક્ષિણા મને ફરવા એટલે ઓલું વહી જાય એમ કથા કરતો હોય ને થાકી જાય એટલે કીર્તન બોલવા મળે કીર્તન બોલતો હોય થાકી જાય એટલે બીજું કરવા મળે એક સેવા કરતો હોય થાકી જાય એટલે બીજી સેવા મળે કરવા તો એ ફ્રેશ થઈ જાય પણ બોલો આ સ્વભાવ એના સારો ફ્રેશનેસ આવે નહીં કોઈ વાત એને બોલો તો થોડોક ટેસ્ટ આવ્યો હોય તો એકદમ આમ મોડમાં આવી જાય નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત કાર્યતે હિ અવશ કર્મ સર્વ પ્રકૃતિજૈર્ગુણૈ કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે યસ્તુ ઇન્દ્રિયાણી મનસા સંયમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગ મસક્ત સ વિશિષ્યતે ખરેખર તો કોઈ પણ ક્યારેય પણ કર્મ કર્યા વિના રહેતા નથી રહી શકતા નથી પ્રકૃતિ પરવશ થઈને તે કર્મ કરતા રહે છે કરતા રહેવું પડે છે ઉપરથી કર્મેન્દ્રિયોને રોકીને મનથી જે વિષયોનું સ્મરણ કરે છે તેને શાસ્ત્રમાં મિથ્યાચાર કહ્યો છે દંભ કહ્યો છે તેઓ વિમૂઢ છે પરંતુ જે સાધકો મનથી ઇન્દ્રિયોનો સંયમ કરીને નિષ્કામ ભાવથી કર્મેન્દ્રિયો દ્વારા શરીરથી કર્મયોગ કરે છે તે વિશેષ છે અર્થાત ઇન્દ્રિયોને સંકેલીને કેવળ આરાધના કરે છે તેનાથી પણ આ વિશેષ છે ઇન્દ્રિયોને સંકેલીને કર્મયોગ કરે છે કેવળ આરાધના કરતો હોય ભક્તિ જ કરતો હોય એના કરતાં પણ ઇન્દ્રિયોને કર્મયોગમાં સેટ કરીને જે ભક્તિ કરે છે એ વિશિષ્યતા ઇન્દ્રિયોને કેવળ હંકેલી ને કેવળ ભક્તિ કરે છે એટલે ક્રિયાપ્રધાન નથી એને ક્રિયાનું હાવ ગૌણ કરી નાખે અને પછી માળા ફેરવે ધ્યાન કરે ઉપાસના કરે ઉપાસના તો કહેવાય નહીં એને ઉપાસના તો સેવાને કહેવાય છે પણ ધ્યાન કરે માળા કરે બીજું કાંઈ કરે શાસ્ત્ર વાંચે તો એ ક્રિયા પ્રધાન ભક્તિ ન કહેવાય એ ભક્તિ પ્રધાન કહેવાય એના પણ એના કરતાં પણ ક્રિયા પ્રધાન ભક્તિ કરે એ શ્રેષ્ઠ છે બ્રહ્મ વેદામ અપી ક્રિયાવાન વરિષ્ઠ ભક્તિ કરે એમાં ભક્તિમાં બીજા આમ કે ઘણા વિકલ્પો હોય છે ને એમ બેઠા બેઠા ભક્તિ થાય એના કરતા હાલતા ચાલતા ભક્તિ થાય એ હારી શું કરવા હારી એમાં દેહને ને મનને બેને કરશો હાલે તો હાલવામાં શું કર વોકિંગ કરવા તો માણસો જાય છે અમુકના જેટલું વોકિંગ થાય એટલું એને કારહો મને એટલે કારહો મારે તો ક્રિયા ક્રિયા પ્રધાન હોય તો એમાં એનો સ્વભાવ છે એટલે હારી થાય બે હવાનો સ્વભાવ નથી એને ક્યાંક કરતું રહેવું એનો સ્વભાવ છે સ્વભાવમાં જો ભક્તિ પડી જાય તો હારી થાય એકલો એકલો સ્વભાવ રહી જાય તો પછી હારી ન થાય સ્વભાવનું પ્રધાન પણ થઈ જાય કંઈ કર્યા વિના બેહવું નહીં એવો માણસ માત્ર નો સ્વભાવ છે કાંઈ કર્યા વિના નું કાંઈક કરવું એમ નહીં ક્ષણમપી જાતું તિષ્ઠતી અકર્મ કૃત આ રીતે યવશા કર્મ પ્રકૃતિ જય ગુણે એ પરવશ થઈને કરે છે એમ પરવશ થઈને જે કરાવે છે એ સ્વભાવ છે એને પ્રકૃતિ કયો એ કરાવે છે એના કરતાં કરાવવાના છે એની પહેલાં ભક્તિ શરૂ કરી દે તો તો કાંઈ વાંધો ન આવે તો ઓલો જે કરાવવાનું છે એ ભક્તિ કરાવે એ ક્રિયાનો ફોર્સ બધો ન્યા જોડી દે એટલે ભક્તિ થઈ જાય છે પણ સ્વભાવને એમ કે ઓલા સંચાલન કર્યા વિના સચેત કર્યા વિના રહેવાય નહીં ભક્તિ કરતા કરતા હોતે એવા જીવના અપલખણ છે કે એ સ્વભાવને અજમાવ્યા વિના રહેવાય નહીં સ્વભાવને અજવા અજમાવે નહીં તો એની પ્યોર ભક્તિ થઈ ગઈ અને કંઈક કરે રાખે સેવા અને સ્વભાવને અજમાવે નહીં તો પ્યોર ભક્તિ થઈ ગઈ પણ અજમાવ્યા વિના રહેવાય નહીં પોતાની વિચિત્રતા કેમ બતાવવી હે પોતાની વિચિત્રતા બતાવવી જોઈએ ને એક ગયઢો ડોહો હતો તેને લગન નહોતા થયા તે પછી ગટપણમાં માંડ માંડ આવ્યો તો એ વરરાજો થયો તે વરરાજો થયો તો એટલે બધી માંડવા વાળી બાયું છે ને આમ નિરખી નિરખી જોવા મળે ગઢો લાગે છે ત્યાં એણે માંડવામાં ઠેકડો માર્યો હું મને ગઢો કે છે હું જુવાન જેવો છું ગઢ ઠેકડો માર્યો તાર ડોસી વળી કે આ તો ગઢો છે પાછો ગાંડો લાગે છે અજમાવ્યા વિના રહ્યા નહીં ને સ્વભાવ હોય ને એ અજમાવ્યા વિના રહેવાય નહીં કોઈક આપણે ગઈઢો ગયા તો આપણે ગઈઢા થોડા મારી લઈ ગયા ગઈઢો હું હોઉં આ ઠેકડો માર્યો લ્યો એટલે આને એમ કે જાણે હું એક ઠેકડો મારું એટલે જુવાન થઈ જાઉં પણ જુવાનનો ઠેકડો ને ગઈઢાનો ઠેકડો જોતો હોય ને એટલે ઓલા કે ઓલા કે ભલે કળી ગયું અમુક ને ગઈઢો તો છે પણ હજી ગાંડો છે બધા ગઈઢા થઈ જાય એટલે ડાયા થઈ જાય એવું ન હોય કોક કોક એમને રે હોહરવા હું ત્યાં વાત ખરેખર તો કોઈ પણ ક્યારેય પણ કર્મ કર્યા વિના રહી શકતા નથી પ્રકૃતિ પરવશ થઈને તે કર્મ કરતા રહે છે ઉપરથી કર્મેન્દ્રિયોને રોકીને મનથી જે વિષયોનું સ્મરણ કરે છે તેને શાસ્ત્રમાં મિથ્યાચાર કહ્યો છે દંભ કહ્યો છે તેવો વિમૂઢ છે પરંતુ જે સાધકો મનથી ઇન્દ્રિયોનો સંયમ કરીને નિષ્કામ ભાવથી કર્મેન્દ્રિયો દ્વારા શરીરથી કર્મયોગ કરે છે તે વિશેષ છે અર્થાત ઇન્દ્રિયોને સંકેલીને કેવળ આરાધના જ કરે છે તેનાથી પણ આ વિશેષ છે આવી રીતે નિષ્કામ કર્મની ભગવાને પ્રશંસા કરી છે તેનો સાર એ છે કે કર્મયોગ ભક્તિયોગના અંગરૂપ છે એક ભાગરૂપ છે વિરોધી નથી મદદ કરતા બને છે એક બાબત ધ્યાનમાં રાખવા રાખવી જોઈએ કે શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રાદુર્ભાવ ધર્મનું સ્થાપન કરવા માટે જ થાય છે તેથી ધર્મ વિરુદ્ધના આચરણથી ભગવાન પ્રસન્ન થતા નથી આવું ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે તથા અધર્મની અભિવૃદ્ધિ થાય છે ત્યારે હું અવતાર ધારણ કરું છું સાધુ પુરુષોનું રક્ષણ કરવા પાપીઓનો વિનાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા માટે હું પ્રત્યેક યુગમાં પ્રગટ થાઉં છું આવું જ મંતવ્ય ભાગવતમાં કહ્યું છે કે યદા હિ ધર્મેણ યદા ધર્મેણ તમો ધિયો નૃપા જીવંતી તત્રેવ હિ સત્વત કિલા સત્વત કિલ ધત્તે ભંગમ સત્ય સત્યમૃતમ ધત્તે ભગમ સત્યમૃતમ દયા યશો ભવાય રૂપાણી દધત યુગે યુગે જ્યારે તામસી બુદ્ધિવાળા રાજાઓ અધર્મથી પોતાનું પેટ પોષણ કરતા હોય છે ત્યારે આ પરમાત્મા જ સત્વગુણને ધારણ કરીને ઐશ્વર્ય સત્ય હૃદ દયા અને યશને પ્રગટ કરે છે અને સંસારના કલ્યાણને માટે પ્રત્યેક યુગમાં અનેક અવતાર ધારણ કરે છે યદા યદા હિ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિશ્ચ પાપમન તદા તો ભગવાન ઈશ આત્માનમ સૃજતે હરિ જ્યારે જ્યારે સંસારમાં ધર્મનો હ્રાસ અને અધર્મની વૃદ્ધિ થઈ છે ત્યારે ત્યારે સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિ અવતાર ધારણ કરે છે તેમજ સંજગ્ન ઇત્યનું યુગમ નિજ ધર્મ ગુપ્તયે પોતાના એકાંતિક ધર્મની રક્ષા કરવા પ્રત્યેક યુગમાં પ્રગટ થયા કરું છું ત્વયોદિત ત્વયોદિતોયમ જગતો હિતાય યદા યદા વેદપથ પુરાણ બાધ્યેત પાખંડ પાષંડ પથે રસદ ભીસ્ત રસદ ભીસ્ત તદા ભવાન સત્વગુણમ બિભરતી આપે જગતના કલ્યાણ માટે આ સનાતન વેદમાર્ગ પ્રગટ કર્યો છે જ્યારે જ્યારે એને પાખંડમાં રાજતા દુષ્ટોએ શાસન કર્યું છે ત્યારે ત્યારે આપ શુદ્ધ સત્વમય શરીર ધારણ કરો છો તિર્યક મનુષ્ય વિબુધાદિશુ જીવયો નિસ્વાત્મેવ જીવયો નિસ્વાત્મેચ્છયા આત્મકૃત સેતુ પરિપ્સયા યહ રેમે રેમે નિરસ્ત વિષયો વરુદ્ધ રેમે નિરસ્ત વિષયો પ્યવરુદ્ધ દેહ પ્યવરુદ્ધ દેહ આપ પૂર્ણકામ છો આપને વિષય સુખની ઈચ્છા નથી તો પણ તમે સ્વયં રચેલી ધર્મ મર્યાદાની રક્ષા માટે પશુ પક્ષી મનુષ્ય અને દેવતા આદિ જીવયોનીઓમાં સ્વેચ્છાથી શરીર ધારણ કરી અનેક લીલાઓ કરી છે ત્વામ દુસ્થ મુનપદ માત્મની પૌરુષેણ સંપાદયન્ય દુષુ રમ્યમ રમ્યમ બિભ્ર બિભ્રદંગમ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પુરુષાર્થથી તમને ધર્મને પોતાની જ અંદર ફરી સર્વાંગ પૂર્ણ અને સ્વસ્થ કરવા માટે અત્યંત રમણીય શ્યામસુંદર વિગ્રહથી યદુવંશમાં પ્રગટ થયા હતા લીલા તનુહુ સ્વકૃત સેતુ પરિપ્સયા યહ કાલે દધત જે પ્રભુએ સ્વયં રચેલી ધર્મમર્યાદાનું પાલન કરવા માટે જ તે તે સમયે અનેક લીલાવતાર ગ્રહણ કર્યા છે ત્વત્તઃ સનાતનો ધર્મ રક્ષ્યતે તનુભિસ્ત તનુભિસ્તવ સનાતન ધર્મ આપથી જ ઉપજ્યો છે અને આપના અવતારો દ્વારા આપના અવતારો દ્વારા એ જ યથા સમયે તેની રક્ષા પણ થાય છે ધર્મશ્ચ સ્થાપિત સત્સુ સત્ય સંધેશુ વૈત્વયા આપે સત્યપરાયણ સાધુઓના કલ્યાણ માટે ધર્મની સ્થાપના પણ કરી છે હત્વા નૃપાન ધર્મિષ્ઠાન ધાત ધાતયિત્વા ઘાતયિત્વા ઘાતયિત્વા અર્જુનાદિભિઃ અંજસા વર્તયામાસ ધર્મમ ધર્મસુતાદિભિઃ શ્રીકૃષ્ણે ઘણા અધર્મી રાજાઓનો વિનાશ કર્યો ઘણાનો અર્જુનાદિ દ્વારા વિનાશ કરાવ્યો આ રીતે તેમણે ધર્મરાજ યુધિષ્ઠિર આદિ રાજાઓ પાસે ધર્મ મર્યાદાની સ્થાપના કરાવી સત્વમ ભૂધર ભૂતાનામ દૈત્ય પ્રથમ રક્ષસામ અવતીર્ણો વિનાશાય સેતુનામ રક્ષણાય ચ જેઓ આજે રાજાઓનો વેશ ધારી રહ્યા છે આવા દૈત્ય પ્રમથ અને રાક્ષસોનો વિનાશ કરવા માટે ધર્મ સ્થાપવા માટે આપ યદુવંશમાં અવતર્યા છો તવાવ તવાવતારોયમ કુંઠધામન ધર્મસ્ય ગુપ્ત્યે જગતો ભવાય હે અખંડ જ્યોતિ સ્વરૂપ આપનો આ અવતાર ધર્મની રક્ષા અને સંસારના અભ્યુદય માટે થયો છે વક્તા કરતા અવિતા નાન્યો ધર્મસ્યાચ્યુત તે ભુવી હે અચ્યુત પૃથ્વી ઉપર આપના સિવાય બીજા કોઈ પણ ધર્મનું પ્રવચન પ્રવર્તન અને રક્ષણ કરી શકતા નથી વિજ્ઞાપિતો વિરિંચેન પુરાહમ ધર્મ ગુપ્તયે અવતીર્ણો યદુકુલે ગૃહ આનક આનક દુંદુભે દુંદુભે હે પહેલાં બ્રહ્માએ ધર્મની રક્ષા કરવા મારી પ્રાર્થના કરી હતી એની પ્રાર્થનાથી મેં યદુવંશમાં વસુદેવજીને ઘેરે અવતાર ધારણ કર્યો હતો ધર્માવનાયોરુ કૃતાવતારહ ધર્મની રક્ષા કરવા માટે ઘણા અવતાર ધરનારા અથાપી કાલે સ્વજનાભિ ગુપ્તયે વિભતી સત્વમ વિભરતી વિભરતી સત્વમ ખલ નિગ્રહાય ચ સ્વલીલયા વેદપથમ સનાતનમ વર્ણાશ્રમાત્મા પુરુષ પરો ભવાન હે ભગવાન જો કે આપ પ્રકૃતિથી પર પરમાત્મા છો છતાં પણ યથા સમયે ભક્તોની રક્ષા માટે અને દુષ્ટોનું દમન કરવા માટે વિશુદ્ધ સત્વમય સ્વરૂપ પ્રગટ કરો છો કારણ કે સમગ્ર વર્ણ અને આશ્રમોના રૂપમાં આપ ખુદ પ્રગટ વિરાજો છો દેવાન સાધુન લોક સેતુન બિભરશી દેવતાઓ સાધુઓ તથા લોકમર્યાદ લોકમર્યાદાઓનું આપ ધારણ પોષણ કરો છો બ્રહ્મન ધર્મસ્ય વક્તાહમ કરતા તદનુમોદિતા તચ્છિક્ષયન તચ્છિક્ષયન મા માસ્થિત પુત્ર મા માખિદ હે નારદ હું જ ધર્મનો ઉપદેશક પાલન કરનારો તથા તે પાળનારાઓનું અનુમોદન આપનારો પણ છું સંસારને ધર્મની શિક્ષા આપવા હું ધર્મનું આચરણ કરું છું હે પુત્ર મારી યોગમાયાને દેખીને મોહિત ન થાવો સત્વમ હિ મે હૃદયમ યત્ર ધર્મ શુદ્ધ સત્વ મારું હૃદય છે અને તેમાં ધર્મની સ્થિતિ છે આસ્થિ પરમ ધર્મ કૃષ્ણસ્ય ગૃહ મેધિનામ તેઓ ઘરને યોગ્ય શ્રેષ્ઠ ધર્મનું આચરણ કરતા હતા ઇત્યાચરંતમ સદ્ધર્માન પાવન પાવનાન ગૃહ મેધિનામ આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ ગ્રહસ્થોને પવિત્ર કરવાવાળા શ્રેષ્ઠ ધર્મોનું આચરણ કરતા હતા સ્વધર્મમ ગ્રહ મેધિયમ શિક્ષયન સ્વયમાચરન તેઓ ગ્રહસ્થને યોગ્ય સ્વધર્મનું શિક્ષણ આપવા માટે સ્વયં પણ તે ધર્મનું પાલન કરતા હતા એવમ વેદોદિતમ ધર્મ મનુષ્ઠિન મનુતિષ્ઠન મનુતિષ્ઠન સતામ ગતિ સત્પુરુષોની ગતિરૂપ કૃષ્ણ આ પ્રમાણે વેદોના કહેલા ધર્મનું પાલન કરતા થકા પ્રભુમ પ્રપદ્યે અખિલ ધર્મ ભાવનમ હું સમગ્ર ધર્મોના પ્રવર્તક અને જીવનદાતા પ્રભુના શરણે છું લઘુહારીતે કહ્યું છે કે અપહાય નિજમ ધર્મમ કૃષ્ણ કૃષ્ણેતિ વાદિન સે હરેર દ્વેષિણો જ્ઞેયા ધર્માર્થમ જન્મ યત હરે હે જે પોતાના ધર્મનો ત્યાગ કરીને કૃષ્ણ કૃષ્ણ આમ ખાલી બોલ્યા કરે છે તે તો તેમના દ્વેષી છે એમ જાણવું કારણ કે કૃષ્ણનો અવતાર ધર્મ પળાવવા માટે જ થાય છે અને વિષ્ણુ પુરાણમાં પણ યમરાજે પણ કહ્યું છે કે ન ચલતી નિજ વર્ણાશ્રમતો યહ સમમતી રાત્મ સુહૃદ વિપક્ષ પક્ષે ન હરતી ન ચ હંતી કિંચિદુચ્યતે કિંચિદુચ્ચેહિ શિતમનસમ તમવેહિ વિષ્ણુભક્તમ જે પુરુષ પોતાના વર્ણ ધર્મથી ચલિત નથી થતો મિત્રો અને શત્રુઓમાં સમાન દ્રષ્ટિ રાખે છે બલાત્કારથી કોઈનું દ્રવ્ય હરણ નથી કરતો અને કોઈ જીવની હિંસા નથી કરતો તે નિર્મળ ચિત્તવાળી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો ભક્ત જાણવો વારાહ પુરાણમાં કહ્યું છે કે શ્રુતિ સ્મૃતિર મમે વાગના યસ્તા મુલ્લંઘ્ય વર્તતે આજ્ઞા ભંગી મમ દ્વેષી સમદ ભક્તો ન વેર ન વૈ ધરે હે વૈ ધરે ન વૈ ધરે હે પૃથ્વી શ્રુતિ અને સ્મૃતિ બંને મારી આજ્ઞા છે તે આજ્ઞાનો ભંગ કરનારો મારો દ્વેષી છે પણ તે મારો ભક્ત નથી શ્રી વલ્ભાચાર્યજીએ તત્વાર્થ દીપ નિબંધમાં કહ્યું છે કે સ્વધર્મા ચરણમ શક્ત્યા વિધર્માત ચ નિવર્તનમ ઇન્દ્રિયાશ્વ વિનિગ્રાહ સર્વ સર્વથા ન ત્રયમ ત્યજેત પોતાની શક્તિ પ્રમાણે સ્વધર્મ પાળવો વિધર્મથી દૂર રહેવું અને ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને કાબૂમાં રાખવા આ ત્રણ બાબતોને કોઈ પણ રીતે તજી દેવી નહીં એટલે હું આવ્યું આમાં ધર્મનો ત્યાગ ન કરવો ભગવાન અવતાર લેશે ધર્મના સ્થાપન માટે જ અવતાર લેશે એટલે મહારાજે લખ્યું છે ધર્મેણ રહીતા કૃષ્ણ ભક્તિ કાર્ય સર્વથા ધર્મનો ત્યાગ કરવો ભક્તિ કરવા માટે પણ નહીં કરવાના ભગવાનનો અવતાર ધર્મનું સ્થાપન કરવા માટે થાય છે ધર્મને ઉખેડી નાખવા માટે નહીં એટલે ધર્મે સહિત ભક્તિ કરવી એવું સહજાન સ્વામી મહારાજ